આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ બાળ દોસ્તો સાંભળો સાંભળો તમે બધા તો ફટાકડા ફોડી રહ્યા હશો ને <laughs> દિવાળી આવી છે કા ભાઈ સાંભળો સાંભળો આજે તો આ વલસાડમાં બેઠા બેઠા નંદીની વાર્તા સાંભળે છે હું તમને બધાને જયંતી પટેલની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે અધિકાર ઘણા સમય પહેલાની આ વાત છે ઓ ભાઈ એક હતું જંગલ આ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા પણ એક દિવસની આ વાત છે એક દિવસ આ જૂના પુરાણા વિશાળ વટવૃક્ષની નીચે વડલાના ઝાડની નીચે જંગલમાં તમામ પ્રાણીઓ એકઠા થયા હતા થોડીક વાર પછી જંગલના રાજા વનરાજની સવારી પધારી જંગલનો રાજા સિંહ એની સવારી આવી સૌએ એમનું ભવ્ય સ્વાગત કર્યું જંગલના રાજા વનરાજ સિંહ તો થળને ટેકો દઈને પથ્થરના આસન ઉપર બેઠા હતા એમની ડાબી તરફ ચિત્તો મંત્રી બેઠો બેઠો આ જંગલની સભાનું કામ જોઈ રહ્યો હતો ચારે તરફ શાંતિ છવાયેલી હતી ફક્ત રીંછજી એવો અવાજ કરી રહ્યા હતા એમને જૂના વખતની શરદી સતાવ્યા કરતી હતી ભાઈ આ રીંછજીના એવા અવાજની સાથે એક બીજો અવાજ પણ શાંતિનો ભંગ કરી રહ્યો હતો જંગલમાં એ અવાજ હતો જંગલના સૌથી મોટા જમીનદાર વરુભાઈનો એમની પાસે બહુ જમીન હતી જંગલમાં એના પેટમાં પણ સખત પીડા અને વેદના ઉપડી હતી પેટમાં દુખતું હતું કંઈક વરુભાઈએ આગલા દિવસે ખૂબ અકરા ત્યાં બનીને ભોજન કર્યું હતું જંગલમાં આમ તો ખાવાની સામગ્રી થોડીક હતી ત્યાં ઘાસ ખાનાર પ્રાણીઓ પણ ભૂખે મરી રહ્યા હતા હો જંગલના બધા ઘાસનો ઇજારો આ વરુભાઈના અધિકારમાં હતો બોલો વંશ પરંપરાથી બાપ દાદાના વખતથી એમના વંશમાં જમીનદારી ચાલી આવતી હતી એટલા માટે એક એવો શિરસ્તો પડ્યો હતો એક એવો નિયમ બની ગયો હતો કે જે એને ભેટ ચડાવે એને જ ઘાસ ખાવા દેવું એની કૃપા સિવાય કોઈનાથી ઘાસનું એક તણખલું પણ ખાઈ શકાતું નહોતું બોલો હવે વાંદરાઓથી વરુની આ ગુલામી સહન થતી નહોતી ભાઈ એક દિવસ વાંદરાઓના નેતાએ બીજા જાનવરોને કહ્યું અરે ભાઈઓ શું તમારા બધાની અક્કલ ગુમ થઈ ગઈ છે તમે રાત દિવસ વરુની ખુશામત કરો ત્યારે જ એની કૃપાથી તમને થોડુંક ઘાસ મળે છે તમને આ ગુલામી મંજૂર છે જાનવરોએ કહ્યું વાંદરા ભાઈ વરુભાઈ આ જંગલના સૌથી મોટા જાગીરદાર છે જમીનદાર છે અમે એમની જમીન પર ઉગેલું ઘાસ ખાઈએ છીએ અને એના બદલામાં એમને ખુશ રાખવા એ અમારું કર્તવ્ય છે ભાઈ આ સાંભળીને વાનર તો ખીજાઈને બોલો ઓ મૂર્ખાના સરદારો સાંભળો આ ધરતી ઉપર અને એના ઉપર ઉગેલા ઘાસ પર આપણા બધાનો સમાન ને સરખો અધિકાર છે એ વરુ તમને બધાને બેવકૂફ બનાવી રહ્યો છે એના બાપ દાદા તમારા બાપ દાદાઓને બેવકૂફ બનાવી રહ્યા હતા હિંમતથી કામ લો બહાદુરીથી ઉઠો આગે કદમ કરો એ તમારી ચરવાની જગ્યા ઉપર તમારો અધિકાર જમાવો તમારું પણ એ અધિકાર છે વાંદરાની ઉશ્કેરણીની વાત વરુના બે જાસૂસો હતા ને ગધેડો અને ઊંટ એ ઝાડની ઓથમાં લપાઈ છુપાઈને સાંભળી રહ્યા હતા તેમણે બધી વાત વરુને કઈ સંભળાવી વાત સાંભળતા જ વરુ જાગીરદાર ચિંતામાં પડી ગયો પરંતુ એ પણ કાચી માટીનો નહોતો ડરી જાય એવો નહોતો એણે પોતાના બંને જાસૂસ સાથીદારો સાથે એક યોજના નક્કી કરી આ યોજના અનુસાર ગધેડા અને ઊંટે જાનવરો પાસે જઈને વરુના વખાણ કર્યા કે વરુભાઈ તો બહુ સારા છે વરુભાઈ તો એટલા સારા છે કે વાત ન પૂછો આ બંને જાસૂસોની જાળમાં જંગલના ભોળા જાનવરો બિચારા ફસાઈ ગયા એમણે જંગલના સમ્રાટ હતા ને જંગલના રાજા વનરાજ સિંહ એમની પાસે જઈને આ વાંદરાની ઉશ્કેરણીની ફરિયાદ કરી કે આ વાંદરો બધાને ઉશ્કેરે છે મહારાજ બધાને ચડાવે છે આ કારણે વનમાં સભા બોલાવી હતી હો નંદિની બહેન વનરાજ સિંહનો સંકેત મળતા જ મંત્રી ચિત્તો તો સભાની કાર્યવાહીનો પ્રારંભ કરતા બોલો મહારાજ જૂની વાતો તપાસતા માલુમ પડે છે કે જંગલના બધા વૃક્ષો આ રીંછજીના જાગીરમાં આવે છે રીંછજી પાસે છે બધા વૃક્ષો અને લીલા ઘાસના મેદાન ઉપર આ જમીનદાર વરુરામનો અધિકાર છે દગાબાજ વાંદરાઓએ જબરજસ્તીથી આ ઝાડ પર કબજો મેળવો છે રીંછના ઝાડ ઉપર અને લોકો જમીનદાર વરુરામ વિરુદ્ધ બીજા જાનવરોને ઉશ્કેરી રહ્યા છે હવે આપ યોગ્ય વિચારણા કરીને આ શેતાન વાંદરાઓને ઉચિત દંડ કરો મહારાજ વનરાજે સત્તા ભર્યા અવાજે વાંદરાઓને પૂછ્યું તમારા પર મુકાયેલો આરોપ સાચો છે જલ્દી બોલો વાનરોનો આગેવાન બોલ્યો મહારાજ જંગલના ઝાડ પર એકલા રીંછજીની માલિકી ક્યારથી થઈ ગઈ અને આ ઘાસના મેદાન ઉપર આ વરુરામનો અધિકાર ક્યારથી છે એ અધિકાર ક્યાંથી લાવ્યા મહારાજ ચિત્તામંત્રીએ કહ્યું એ બધું એમના દાદાઓના દાદાઓના વારસામાં એમને મળેલું છે વાંદરાઓનો આગેવાને પૂછ્યું એમના બાપ દાદા ક્યાંથી લાવ્યા હતા બોલો નંદિની બેન હવે ચિત્તાભાઈ શું બોલે એમની પાસે તો જવાબ નહોતો કે એમના બાપ દાદા ક્યાંથી લાવ્યા હશે તો ભાઈ આવી હતી આ વાંદરાઓના અધિકારની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું પાછો ભાઈ જલ્દી જલ્દી આવી જાજો સપનામાં આપણે બધા વાર્તા કહીશું અને એકબીજાની સાથે રમીશું હવે હાલા વાલા કરી જાઓ આવજો